ટેસ્ટિંગ કરે છે ને સાહેબ કવિરાજના હસ્તે આજે આપણે કવિરાજના બધાને પ્રશ્ન કરાવડાવ્યો છે એનું ઉદઘાટન કરી દો ચાલો પછી આપણે સત્સંગ કરીએ પધારો અહીંયા શાહ સાહેબને કંઈ બોલવાનું ખુરશી આપી હતી અહીંયા ખુરશી મૂકી દેવી હતી ને એટલી લાંબી શું કેમ મૂકો છો મારી જોડે રાખો અહીં રાખો ને ખુરશી વચમાં પડશે નહીં સારું પાછળ પડે સંપત્તિ છે મૂકો મૂકો જય સચ્ચિદાનંદ ન લઈશ જાજો સમય આપ સૌનો વાત છે મારી ટુકડી કવિરાજ આજે સરયુબેન ના આ પરમાનંદ પ્રકાશક મહોત્સવ પ્રસંગે મને એમ થયું કે ભગવાન શું હશે એ દાદા પાસેથી જાણવા મળ્યું છે અને કવિરાજે પદ રચ્યું છે એ પુસ્તક શરીબેન પ્રસંગની યાદગાર બનાવતું દરેક મહાત્માઓને કુટુંબ દીઠ એક એ રીતે આપવાનું નક્કી કર્યું છે એનું વિમોચનનો આ પ્રસંગ છે પુસ્તક એટલું સારું છે કવિરાજના ત્રણ પદો કરજુકમાં જાજુ કરી સુરતાલ તાલ હોય ના એ ધને બે ચાર પંક્તિ ગાજો ભગવાન શું હશે ક્યાં હશે કેવા હશે એ પદ અને ત્રણ પદ એમાં કનુ દાદાજીએ કરેલું મર્મગ્રાહ્ય આખું વિવરણ એમાં છે આમાં જે નિત્યક્રમ આપણે કરીએ છીએ નવકાર મંત્ર આપણો દાદાઈ ત્રિમંત્ર નવ કલમો તેમજ નમસ્કાર વિધિ એ બધું પણ આની અંદર સમાવિષ્ટ થઈ જાય છે મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથ ખૂબ જ ઉપકારક ઉલ્લાસક ઉત્કર્ષક છે એવો સુંદર આ ગ્રંથનું આ ગ્રંથનું વિમોચન એટલા માટે કરીએ છીએ કે આપણે ગ્રંથિઓથી વિમોચિત થઈએ અને એ ગ્રંથિઓથી વિમોચિત થવા માટે કનુદાદાને આ ગાંઠ ખોલવા માટે દાદાને કહું કે કવિરાજ આપે પદોથી ગાંઠો ખોલી છે અને આજે આ દેહરૂપી જે જગત છે એમાં મનની જે ગાંઠો છે તે આપ ખોલી રહ્યા છો અને એ ગાંઠો ખુલે એટલે મુક્તિ મળે અને નિર્ગંધ દશા તરફ જવાય એવા અમને સૌને આશીર્વાદ આપજો હેલ્પ કરો એટલે અનુભૂતિ વર્તાય છે જ વર્તાય છે વર્તાય છે ભગવા સુહતે ક્યાં સ્વામી ઉકેલ છું સમાપનો પ્રશ્ન ગુચનો તારી ઉકેલ છું ભગવા શું હશે સોજી ચોપડી સોજી ચોપડી શું છે હા ભાવ કહું છે ચોપડી આપે આ દાદુ આપી જતો થોડી આપી અમારે અમારા ભાવેશને અને બિપિનભાઈને બેને એક આપો અને ભાવેશભાઈ બિપિનભાઈ અહીં આવીને જ પુસ્તક લઈ જશું જેસી પટેલ બધા આપણને જરૂર નથી એ તો આપી દેશું રામમોહનભાઈ રામમોહનભાઈ મહારાજ સાહેબોને કવિરાજ કહ્યું આપી દઉં દાદા કે સાહેબ મોકલાવું મોકલાવું રામમોહનભાઈ બીજું કોણ સંગમેશ્વરના પ્રતિક સમૂહનું ટાઇટલ છે તમામ ધર્મના કવિરાજે કાપ નાખો એ આ રાખો પ્રતિક સ્વરૂપ ચિહ્નો સાથે દાદા ભગવાને સંગમેશ્વરતા અને સંગમેશ્વરીય એનું શીર્ષક છે Italy. હિન્દુસ્તાનમાં જન્મેલા દરેક જીવને ભગવાન વિશેની સૌ સૌના સંપ્રદાય મુજબ મળેલા હોય છે બધા સંસ્કારો પણ કેવું હશે શું હશે એ તો કલ્પનાથી જ છે ને એટલે આ લાઈન લખાણી હતી પણ ખરેખર બોલશો તો તમને આનંદ થશે જોજો જયશ્રી પટેલ અથવા હેતલબેન હોય તો ખાસ હા લો સારા જય શ્રી તમારું ફેવરેટ જેસી પટેલ અને હેતલ અને બીજી બે છોકરીઓએ બહુ જ આ સ્ક્રિપ્ટ લખવામાં કામ કર્યું છે બુક માટે હેતલે હેતથી કામ કર્યું છે ખૂબ જ હેતલ અને તે જેસીએ જોયા જોયું છે કવિરાજ આપના ચાર પદો કે પાંચ પદોનું વિવરણ દાદાજીએ કરેલું બહુ સરસ રાતના ઉજાગરાનું જે પેલું જે પદ છે એનું એટલું સુંદર અને રામઢોળ ને આ બેંગો ને બધા વાજિંત્રો આમાં આવી ગયા છે એને અનુસંધાન અને સુરીલું સંગીત એમાંથી કેવી રીતે બનાવવું એ આપનું મર્મગ્ન પદ પણ આમાં આવી ગયું છે આપણા નંદીશય મહારાજ સાહેબ છે ને એમને તો ઘણો શિષ્ય સમુદાય છે પણ એક મુસલમાન બેન એમની પાસે આવે છે અમીબેન મુસલમાન એમણે મને ફોન કર્યો હતો કે મારા સાહેબે મને પદ આપ્યા છે એમાં કે મારો મારા પ્રિય અપ્રિય પદાર્થ રતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર રતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર કર જગમાં ખોટી આશનોય રાખવી કર જગમાં ખોટી આશનોય રાખવી કર જગમાં ઠેર ઠેર બેસુ પૂરા બેન્ડ હોય આપણે ટોપી પૂરીને સમજીને વગાડી આપણે ટોપી પૂરીને સમજીને વગાડવી મુસ્લિમ બેન હોવા છતાં કે કે મને પદ એટલું અસર કરી ગયું છે કે મારા ફેમિલી માટે બી બહુ ઉપકારક છે આ પદ એટલે ક્યાં ક્યાંક વસ્તુઓ પહોંચે છે આપણી જોવા જેવી છે જય સચ્ચિદાનંદ ભગવંતે ખુદ ગળ્યા ભગવાન અને ભગવાનની વાત ભગવાન તરફથી સાંભળી ભગવાને જ વિમોચન કર્યું એ અદભુત પ્રસંગ છે આવું કોઈ કાળમાં બન્યું નથી જય સચ્ચિદાનંદ વધારે ટાઈમ નથી લેતો પણ બિહારી આનંદ આ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવાનું છે બુકનું તો બધા ફેમિલીને એક બુક આજે મળે એવી ભાવનાથી છે એટલે બિહારી આનંદ હવે સમજાવશે જય સચ્ચિદાનંદ મહાત્માઓ આ ભગવાન શું હશે ડીવીડી નીચે કાઉન્ટર ઉપરથી રૂપિયા સો આપીને મળી શકશે અને તેની સાથે બુક મળશે બીજું દરેક મહાત્માઓએ કુટુંબ દીઠ એક જ પુસ્તક લેવાનું છે અને પુસ્તક લેવા માટે કાઉન્ટર ઉપરથી તમને એક ફોર્મ આપવામાં આવશે અને એ ફોર્મની અંદર તમારી પોતાની વિગતો મોબાઈલ નંબર વગેરે લખવાનું રહેશે પણ આ બધી જ પ્રક્રિયા જે છે એ પ્રસાદ લીધા પછી છે તરત નીચે ઉતરીને બધા કાઉન્ટર પર જતા નહીં પ્રસાદ લીધા પછીનો જે વચ્ચેનો ટાઈમ છે તેની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે અને કુટુંબ દીઠ એક પુસ્તક આપવામાં આવશે અગાઉ જેમણે આ ડીવીડી લીધેલી છે અને પુસ્તક મળેલું છે એ લોકોએ ફરીથી કુટુંબ દીઠ એક પુસ્તક લેવાની જરૂર નથી જેમને ડીવીડી અને પુસ્તક મળેલું છે તે લોકોએ ફરીથી આ પુસ્તક લેવાની જરૂર નથી સત્સંગ પૂરો થયા પછી તમને દરેકને કાગળ ભરવા માટે આપવામાં આવશે તે કાઉન્ટર ઉપરથી મળી રહેશે બહારગામથી આવેલ મહાત્માઓ માટે અને મુંબઈના મહાત્માઓ માટે પુસ્તક મેળવવા માટે અલગ અલગ કાઉન્ટર હશે એટલે બારગામથી જે મહાત્માઓ આવ્યા છે એ લોકો માટે કાઉન્ટર અલગ છે અને મુંબઈના જે મહાત્માઓ છે એ લોકો માટે પણ આ કાઉન્ટર અલગ છે આ વિગતે જાહેરાત કરવાનો આશય એટલો જ છે કે દરેક ઘરે આ પુસ્તક મળે અને અવ્યવસ્થા ઊભી ના થાય તે માટે આ કરેલું છે જે લોકો અત્યારે હાજર છે એ પરિવાર માટે જ લેવાનું છે પોતાના સગાવાલા માટે આ પુસ્તક લઈ જવા માટે નથી કે મારા કાકા ત્યાં રહે છે એટલે એમને આપવાનું છે એ રીતે નથી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શાહ કવિરાજ આપતા પુત્રો વડીલો મહાત્માઓ હવે આપણે સત્સંગ થોડો કરી લઈએ ભોજનનો સમય બાર તો વાગ્યા છે સાડા બાર રાખ્યો છે આવી ગયા સાહેબ આવી ગયા ચાલો તો હવે થોડો સત્સંગ લઈશું કવિરાજ હવે અત્યારે નાટક જ ચાલી રહ્યું છે આદિનાથનું નાટક બધું છે એમને શીખવાડેલું જ મારા સાહેબ ખરું ને બીજું શું છે તો પછી એટલે એ જ નાટકનો પાઠમાં આપણે આ સત્સંગ કરી લઈએ આજે સ્ટેજ પર અમારો વારો આવ્યો છે આપણે બધાનો ડ્રેસ બ્રેસ નથી આપણા બધા નચાવતા કોઈ છે નહીં પરંતુ આ પૂતગલની નાચ અને નાટક બધું જોવાનું છે આપણે તો બીજું કંઈ છે નહીં એટલે આપણા સત્સંગી સંત પુરુષ એસ એમ પટેલ એમને આ પૂછાયું છે એ લઈએ આપણે નમો વિતરા કાંઈ બોલવાની જરૂર નથી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી કૃપા કરી નીચે આપેલા દાદા ભગવાનના આપ્ત સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી છે ભરત સાહેબ પાસે આપતા સૂત્ર કોઈ ગયું છે જોઈ બેન કઈ ગયું એમની પાસે ગયા છે આપતા સૂત્ર છે સારું હવે આપણે કેટલા મોકલીએ કહો નક્કી કરો મારા સાહેબ બે કે ત્રણ ત્રણ તો ત્રણ આપતા સૂત્રો શાહ સાહેબ અહીંયા છે આપણી પાસે તો મોકલાવાના તમારે હા ઝવેરબેનને કહેજો બધું હાજી ના જે વધારે હોય તો તમારે પોતાનું રવા દેજો કારણ કે બહુ મોટો ખજાનો છે તો તમને ક્યાં કિંમત નહીં હોય પણ હે વધારે છે તમારી પાસે રાખેલા છે કોપી છે એમાંથી ત્રણ આપી દેજો કયું કન્ટિન્યુ થઈ ગઈ ત્રણ હા દસર આપી દેજો કવિરાજ બધા છે તો નહીં તો અમે આજે તારે અમારી અમારાથી અપાઈ દેજો બહુ સુંદર છે મહારાજ સાહેબ આ કાળનું એ પંચમ કાળનું કલ્પસૂત્ર છે અને છેલ્લું ભગવાનનું કયું હતું ઉત્તરાધ્યન ઉત્તરાધ્યન એ આ બધું છે અદભુત છે સાહેબ બધું જ આવી જાય છે આપણે ગઈકાલ ક્યારેક જોયું આપણે નૃત્ય નાટિકામાં કે આદિનાથ અને આદિનાથના આપણા સંદેશાઓ અને શિક્ષા અને બધું આપણે જોયું આપણે બધી જ રીતે સમસ્ત માનવ જાત માટે એ બધું જ આપતા સૂત્રમાં આપેલું છે પરંતુ આપતા સૂત્ર બહુ ગંભીર છે સૂત્ર એ તો આપણે જાણીએ જ છીએ શાસ્ત્રની ભાષામાં કે સૂત્ર એટલે આખો સિદ્ધાંત મર્મ એનો બહુ જ ટૂંકામાં અને એમાં આવી ગયો હોય વાતમાં એટલે વ્યવહારની રીતે વ્યવહારની વાતોમાં નિશ્ચય સાથે નિશ્ચય બધાને નિશ્ચય તરફનું પ્રયાણ કરાવે અને જેને નિશ્ચય પ્રાપ્ત છે એને નિશ્ચય પ્રતિપાદન કરાવે હરેક બધા જ વ્યવહારમાં એવી રીતના અદભુત સૂત્રો છે સાહેબ સિદ્ધાંતિક સૂત્રો છે સિદ્ધાંતિક વ્યવહાર અને નિશ્ચયના પ્રત્યેક આપણા ચોવીસે તીર્થંકર ભગવંતોએ આ જ વાત કરી છે તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનની વાત નથી કરી પરંતુ વિશેષતાએ કરીને સામાન્ય તોરથી વ્યવહાર બધી રીતે પ્રકાશમાં લાવ્યા છે સામાન્ય તોરથી પણ સામાન્ય તોરથી વ્યવહાર નહીં સમજાતા આપણને એમાં આપણને જ્ઞાન અને જ્ઞાનના મહત્વને કારણે જ્ઞાનના પક્ષને કારણે એમાં વિશેષતા થઈ ગઈ વિશેષતા થઈ ગઈ જે વિશેષતા જ્ઞાન તરીકે વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લી થવી જોઈએ વિજ્ઞાન સ્વરૂપે તેની જગ્યાએ આમ થાય છે એમાં કોઈનો દોષ નથી વિતરાગ ભગવંતોએ કહ્યું છે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે દોષ માત્ર મનુષ્ય માત્રમાં હોઈ શકે જ નહીં પરંતુ આ વિતરાગ ભગવંતોની અંતરની એમની અંતરના વિજ્ઞાનની ભાષાની વાત છે એટલે બહારના વ્યવહારના ભાષાના વ્યવહારોમાં ના લાવી શકાય એને ક્યારેય પણ ના લાવી શકાય વ્યવહાર અને વ્યવહારની બહારની ભાષા છે સામાજિક છે અને સમાજ અને લોક વ્યવહાર છે એટલે એ પ્રમાણે હોવું જ ઘટે અને એટલા માટે જ આચારાંગ સૂત્ર આખું આવ્યું કે જે સાધુ ભગવંતો આપણને સંસારીઓને બધા માર્ગદર્શન આપે અને પોતે વિતરાગ માર્ગ પર પ્રયાણ કરતા હોય એના માટે તો આપણે એમને પૂછ્યા છે ત્રણ સૂત્રો લઈએ તેનું સૂત્ર નંબર આપતા સૂત્ર નંબર બે હજાર છસો ને એકવીસમું છે લગભગ ચાર સાડા ચાર હજાર સૂત્રો હશે પુસ્તકમાં બહુ સુંદર છે બહુ સુંદર છે એમાંનું બે હજાર છસો ને એકવીસનું સૂત્ર હું વાંચું છું દેહાધ્યાસમાં રહેવું ને દેહાધ્યાસ છોડવો એ સી રીતે બને देहा बोल जो बता देहाध्यात्म रहे वो ने देहाध्यास छोड़वो छोड़वो ये सी रीते बने सी रीते बने ये तो तरण तारण हाथ थया हो ये तो तरण तारण हाथ थया हो एवा ज्ञानी पासे ज्ञानी पासे जो जो દેહાત્યાસથી દેહાત્યાસથી દેહાત્યાસ જાય નહીં દેહાત્યાસ જાય નહીં એટલે કે એવા તરણ તારણના થયા એવા જ્ઞાની પુરુષ પાસે જજો જજો કે છે એટલે આપણને એ માર્ગદર્શન આપે છે દિશા સૂચન આપે છે કે આ દેહાત્યાસથી છૂટવા માટે આપણે કઈ દિશામાં જવું દિશાઓ તો આપણે ઉત્તર દક્ષિણ બધી દિશાઓ છે દિશાઓ નથી કહેવાતી પણ માર્ગદર્શક દિશાઓ કહેવાય છે હા જે માર્ગદર્શક દિશા આપણને દેહાદાસથી છોડાવે એટલે દિશા વિહીન છે એટલે કે દિશા તીત છે અને છતાં દેહ શરીર દેહ કરીને છે તે દેહ દિશા અમે અધીન છે એવા દિશાતીત જ્ઞાની પુરુષ હોય ત્યારે જ ત્યાં આગળ આપણે માર્ગદર્શક આપણું માર્ગ મળે અને આપણે દિશા સૂચન અને દિશા માર્ગ મળે કારણ કે બહારની દિશાઓએ કરીને દેહાત્યાસે કરીને આપણે દિગ્મૂઢતા અને દિગ્મૂઢતાને કારણે આપણે દેહાધ્યાસથી દેહાધ્યાસથી છોડવા માટે પ્રયત્નો કરીએ છીએ દેહાધ્યાસથી દેહાધ્યાસ છૂટવા કેવી રીતે છૂટી શકે ના એ તરણ તારણ હાથ થયા હોય સ્વયં તરેલા હોય અને અનેકોને તારવાની સામર્થ્ય ધરાવતા હોય કશું જ કર્યા વગર કોઈ પણ ક્રિયા વગર કોઈ પણ ક્રિયા વગર ક્રિયાશીલ શરીર હોય પરંતુ એમની તરણ દશા છે અને તારણ સામર્થ્ય છે અંદરનું લઘુત્તમ ભાવનું કેવું હા એ તારણ સામર્થ્ય છે તીર્થંકર ભગવંતોનું સામર્થ્ય જ આ હતું પરંતુ તીર્થંકર ભગવંતોનું સામર્થ્ય અતિશયો સ્વરૂપે સમજાય છે અને એ બહુ યોગ્ય છે બહુ યોગ્ય છે એ માનવ અને મનુષ્ય સમાજ ના સમજી શકે એ નિહાળી શકે જોઈ શકે છે અનુભવી શકે છે પરંતુ એ એટલું સહેલું નથી કે સમજાય અતિશયોયુક્ત એ પૌદગલિક તીર્થંકર ભગવંતોનું તીર્થંકરત્વને પામેલો દેહ અદભુત ચરમ દેહ બહુ અદભુત છે કેવડી ભગવંતોનો એ દેહ એ અર્હત કહેવાય અર્હત અને તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય એટલે વિજ્ઞાન સ્વરૂપી કહેવાય બધા હરિહંત એ બધા વિજ્ઞાન સ્વરૂપી છે અને અરહત સ્વરૂપ એ પોતાના સ્વયં કલ્યાણ પોતાના સ્વયં પોતાના હરિઓને બધા જીતેલા એવા સ્વયં પોતાના કલ્યાણકારી અગર તો એમનાથી થાય કોઈ એમનાથી હિસાબથી હોય તે બધા અમુક થોડા થાય આવું છે એટલે આ બહુ સુંદર સૂત્ર છે દેહાધ્યાસ ને દેહાધ્યાસ છૂટવું બીજું સૂત્ર આપતા સૂત્ર નંબર ચારસો ને ત્રેવીસ અક્રમ માર્ગના મહાત્માઓને અંતઃકરણની સ્થિતિ કેવી રહે તેમને ડખોટકલ બંધ થઈ ગયો હોય પણ પાછલા પરિણામ આવે છે ત્યારે પોતે ગુચાઈ જાય છે કે મારા જ પરિણામ છે જ્યારે અમને પૂછે કે પોતાના પરિણામ કે બીજાના તો હું કહું કે તો બીજાના પરિણામ છે આ કૃષ્ણ ભગવાન આગળ અરે આપણે મારી ભગવાન આગળ પ્રશ્નોત્તરી થતી હતી એવું છે આ તો બહુ સુંદર છે પણ પૂછ્યું નહીં કોઈએ દાદાએ અહીંયા આગળ કામ કાઢી લાવવાનું કહ્યું હતું પૃષ્ઠના બધાને હોય છે પણ પૂછી શકતા નથી બહુ બધાને પૃષ્ઠના હોય ના બની શકે જ નહીં અને પોતે જ જાણકાર થઈ ગયા ભાઈ મુશ્કેલી થઈ ગઈ પૃષ્ઠના પૂરી થયા વગર એટલે આપણા સાધુ આપણા આપણા સંયમ માર્ગમાં સાધુ સમાજ આપણે છે ને મહારાજ સાહેબ સાહેબમાં કૃષ્ણા અને વાંચના અને બધું કેવું સુંદર હોય છે આચાર્ય બધું બહુ સુંદર હોય છે સાહેબ નવનીતભાઈ સાહેબ એમનું જીવન વાંચના કઈ ગયા સાહેબ બધા આપણા આચાર્યો આગળ એમને સતત દરરોજ બે કલાક બેસીને એમને વાંચના કરી શાસ્ત્રોની બધી કરેલી છે એમને કેટલા બધા બહુ વાંચમાં એટલે બહુ સુંદર સૂત્ર છે આ ડખો ડખો બંધ કરી ગયો તારે પાછલા પરિણામ આવે તારે પોતે ગુચાઈ જાય કે મારા જ પરિણામ છે જયારે એમને પૂછે તો કહે કે પોતાના પરિણામ કે બીજાના તો કહું કે આ બીજાના પરિણામ એટલે કહેવાનો મતલબ શ્રીશંકર ભગવંતોની દેશનામાં આ જ વાત કરે છે ગૌતમ સ્વામીને વારંવાર લઘુશંકાઓ થયા કરે છે ભગવાન ઉપર નહીં પરંતુ ભગવાનની હાજરીમાં એમના વચનો તો પછી આ કેમ આવું હજુ મને એ વારંવાર થાય છે ભગવાન કે છે સમય ગોયમ મા પમાયે અને અમે તમને કહ્યું છે તે જ છે ધીર કરો અમે તમને દ્રષ્ટિ આપી છે અને તમને દેખતા કર્યા છે તમારા દેખવાના સ્વભાવવાળા એ કરીને તો તમારા દેખવાના સ્વભાવ કરીને દેખતા કર્યા છે એ સ્વભાવથી દેખો તમે પરંતુ મારા શબ્દોથી તમે શબ્દો એ કરીને દેખવા જશો તો શબ્દો તો એક જાળી છે જાળું જાળા જેવું હવે ભગવાન પોતાના શબ્દો શબ્દોને આવું કહે અને આપણે જે ભગવાનની વાણીને આટલી પવિત્ર માની છે એ બહુ સમજવા જેવી વાત છે એમાં બહુ મોટો ગંભીર અર્થ રહેલો છે બહુ મર્મ રહ્યો છે મર્માર્થ છે આખો ભગવાન એટલું જ કહેવા માંગે છે કે શબ્દ એ આખો વ્યવહારથી છે નિશ્ચયથી નથી પરંતુ દેશના સ્વરૂપ શબ્દ નીકળેલો શબ્દ એ નિશ્ચયને પ્રતિપાદન કરાવનારો વ્યવહાર છે દેશના કરીને એટલા માટે આપણે શાસ્ત્રો શાસ્ત્રા પુરુષોના વચનોને એને આટલું આદર રાખીએ છીએ આપણે બહુ સમજવા જેવું છે શબ્દની તો બહુ બહુ અદભુત પરમાર્થ છે એનો શબ્દ અનંત શક્તિમાન પરમાત્મા સ્વરૂપ પ્રકાશને પણ એ પ્રકાશને બાંધતો નથી પરંતુ એ શબ્દ શબ્દના સ્વરૂપે હોય તો એ શબ્દના સ્વરૂપે હોવાના કારણે પોતે બંધાઈ જાય છે પ્રકાશ તો પ્રકાશ જ રહે છે પણ વચ્ચેના ભાગમાં એ બંધાયેલો થઈ જાય છે અહીંયા આશ્રવને આ બધું કહ્યું આશ્રવ જમવું અને શબ્દ જે દેશના સ્વરૂપ છે જેની પાસે માલિકી ભાવ નથી અને જે વિજ્ઞાન સ્વરૂપે વિજ્ઞાનના બધા ગુણ રહસ્યો સાથે એ શબ્દના વ્યક્તવ્ય સ્વરૂપે બધાને પાસે આવે છે શ્રાવ્ય સ્વરૂપે અને અહીં આગળ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનનો સંબંધ છે મતિ જ્ઞાન એટલે જે શબ્દ નીકળે છે માલિકી ભાવ વગરનો એ વક્તવ્યતા કરીને બિના વક્તવ્ય બિના વક્તવ્ય એ નીકળે છે હા સાહેબ માલિકી નથી ને અને એટલા માટે એ અંદરથી પોતે શબ્દાતીત દશરાએ કરીને શબ્દાતીત દશાએ કરીને જે છે તેની સાથે રહેલા પૂદગલ અત્યંત નિકટ રહેલું દૂધ પાણી જેવા જેવું પૂદગલ પંકજ સરોજ અને પંકજ બે વર્ષથી કહીએ છીએ પંકજ એટલે નીચે મડ કાદવ સરોજ એટલે જલ તો સમજવા જેવું છે એટલે આપણું મન વાણીને રૂપી પૂદગલ જે છે તે આખું સરોવર અને કાદવ સાથેનું બધું જ છે અને એટલા માટે આ ક્રિયામાં અને ક્રિયાના માર્ગમાં આત્મહેતુકપણે વિતરાગોના માર્ગમાં આપણે પ્રયાણ કરીએ છીએ એમાં એ જોઈએ છીએ કે કાદવ કે ગમે તે હોય પણ એ તો નીચે હોય અને જળ જલ છે જલ ને કાદવના સ્વભાવ એવા છે અને કાદવ ઠરે જ નીચે પરંતુ એ ક્રિયાના ક્રિયાત્મકતાના ભાવમાં આપણે મન અને વાણી અને વ્યવહારથી કેવી રીતે રહેવું ઘટે આત્મહેતુ એ કરીને કે જેથી આપણે એ મન વાણી અને વ્યવહારનો સાગર જે છે એ સાગરમાં બહુ કોઈ જાતનું સુનામીની તો કંઈ જ વાત કરીએ આપણે પણ જરાય મોજા મોજા કરશું ને એવો સ્થિર હોય તે ઉપરનું જળ સ્વચ્છ હોય નિર્મળ હોય વેદાંતમાં આ જ વાત કહી છે મળ વિક્ષેપ ને અજ્ઞાન જૈન દર્શનમાં આ જ વાત છે રાગ દ્વેષ ને અજ્ઞાન પરંતુ બંને રીતે બંને મોક્ષના માર્ગ છે પ્રમુખ માર્ગ તો વિતરાગોનો જ છે પણ વેદાંતમાં એ વિતરાગ માર્ગ પર આગળ એ થઈ જ જાય છે પરંતુ એ વેદાંતમાં કયું વેદાંત જ્ઞાન કયું વેદાંત જ્ઞાન તો કે નિષ્પક્ષપાતી વેદાંત જ્ઞાન સાહેબ હા વેદાંત જ્ઞાન નિષ્પક્ષપાતી હોઈ શકે છે કવિરાજ ના હોઈ શકે બહુ સમજવા જેવી વાત છે આખા વેદાંત વેદાંત આચાર્યોને એના અભ્યાસીઓને બધું છે પણ એમાં નિષ્પક્ષપાતી શબ્દો તો બધાને એક સરખો લાગુ પડે છે કોઈ પણ એમ નહીં કહી શકે કે અમને લાગુ નથી પડતું એટલા નિષ્પક્ષપાત નિષ્પક્ષપાતી દશા છે આપણી એ વિતરાગોની દશા છે નિરાગ્રહી નિરાગ્રહી એટલે દાદાએ કહ્યું સમજાવ્યું કે બીજાના પરિણામ છે એમાં વિતરાગ ભગવંતે આ જ કહ્યું ગૌતમ સ્વામીને આ જ કે છે કે આ તું નથી આ તું નથી આ જે છે તે પૂતગલબાજી છે પોતાની વાણીને હું નથી કહ્યું પણ તે મેં તો દેખતો કર્યો છે તો તું સીધો દેખ મને મારા શબ્દોથી ક્યાં દેખવા જાય છે તું મારી વાણીથી ક્યાં મને દેખવા જાય છે મારી વાણી મને બહુ પ્રિય છે બહુ પ્યારી છે જરૂર હું માનું છું એ પ્રશસ્તતા છે ત્યાં આગળ શું છે પ્રશસ્તતા પ્રશસ્તતાને રાગ કયો પરંતુ એ વખાણાયો છે કારણ કે એ મુક્તિ પ્રદાન કરનારો રાગ છે પણ સર્વારે એ રાગથી છૂટવાનું છે એ મહાવીર ભગવાન કહે છે મરીચીના અવતારથી કપિલ મુનિએ કરીને જે આખો બંધ પડ્યો છે તેની વચ્ચે કેટલા કેટલા અવતારોમાં થઈ અને છેવટે અહીંયા મહાવીર ભગવાનને ગૌતમ સ્વામી તરીકે આવે છે મલ્લ ને વિમલ્લ અને કપિલ મુનિ આ મહાવીર ભગવાન તરીકે છેક સુધી આ જુઓ બંધ કેવા હોય છે તે એ પ્રશસ્ત્ર એ રાગ ત્યાં આગળ તે રીતે પડેલો ત્રિદંડી તરીકેનો તે અહીંયા વિતરાગતા એ કરીને છૂટે છે ત્રિદંડી અને ત્રિદંડી દશા એ અમુક સૂચક છે તે વખત ભગવાનની હાજરી હતી એટલે બહુ સૂચક હતી બહુ સુંદર હતી પણ પછી એવી રહી શકે નહીં ને કાળનું પ્રમાણ બદલાઈ શકું એ રહી કેવી રીતે શકે એટલે ત્રિદંડી પછી પેલું રાખ્યું બધી રીતે કામમાં લાગે જંગલમાં જવાનું હોય કશું હોય નહીં કોપી નીકળવું હોય હવે હુઈ જવું હોય જરા શું કરે એટલે ઉશીકું તો જોઈએ ને પણ ઉશીકું હાથમાં હોય નહીં હવે શું કરે એટલે દબાઈ દે અને માથું મૂકીને હોઈ જાય તપ કરવું હોય તો બહુ તપ ઉછા તપ આમે રાખે કોઈ વખતે રાખે કોઈ વખતે જરા મુકામમાં કામ લાગે ત્રિદંડી તો બહુ મહત્વ છે બહુ સરસ છે એ મન વાણીને વ્યવહારનું સૂચક છે ત્રિદંડ એ મન વાણીને વ્યવહારનો સૂચક છે સમજાયું ને આપણે જ આપણી જાતે દંડાયેલા આપણે જ અત્યારે દંડાઈ ગયેલી દશામાં આપણે પસાર થઈ રહ્યા છીએ એટલે આપણે દંડ ભોગવટો ચાલ્યા કરે છે એવું છે કવિરાજ ના ના એવું ના કહેશું ગભરી જવા જવાશે ભાઈ એ દંડનો દાદા બહુ અદભુત અર્થ કાઢ્યો ત્રણ <laughs> દંડ શું કરે પણ હવે એ તો કોઈને પોતાને તો આપણે કહેવાય જ નહીં ને કે અમે દંડેલા છીએ અમે જાતિ દંડેલા છે અરે અમારો દંડ ભોગવતા ભોગવી રહ્યા છીએ હે ના કહેવાય છે ને કેવી રીતે કહેવાય આબરું જતી રે બધી આબરું જાય તો આબરૂદાર કોણ કહેવાય આબરૂદાર કોણ કહેવાય હમ જેની બાજી બધી લૂંટાઈ જાય તારે જ આબરૂદાર કહેવાય લૂંટાઈ જાય અદભુત આબરૂદારી વ્યક્તિ છે એ દાદા ભગવાન છે બહુ આબરૂદાર હતા આજના કાળના તાજા હાજર છે અને આપણને એ જ આબરૂપણું આપણે પ્રાપ્ત થાય એવા વ્યવહારમાં મૂકી દીધા છે એટલે કહ્યું ના વ્યવહાર બતાવ્યો છે અહીંયા તો હમ કે તમે તમે છો ને પર છે આ સ્વ પર અને જ્ઞાન અને આપણી કલ્યાણ ભાવના કેવી હોય સ્વપર પ્રકાશક સ્વરૂપે હોય પર સ્વપ્રકાશ સ્વરૂપે ના હોય કોઈ દાડો હું સમજવા જેવી વાત છે હા કારણ કે સ્વ બધા પરમાં પ્રમુખ છે ને આગળ જ છે એ હોય તો જ આ પર છે નહીં તો કઈથી આવ્યું પર એની સરળતા એ આજે રાયદાન આગળ જ હોય છે માણસ માટે તો મનુષ્યો આપણે બધા જ્યારે જ્ઞાન ના હોય સંપૂર્ણ ઓળખાણ ના હોય ત્યારે પણ આપણે આ મનુષ્ય સમય જીવી શકીએ છીએ સ્વ આગળ આગળ છે એના કારણે તો ના જીવી શકાય એને ઉરજતા કે છે એટલે ઉર્ધ્વતા ઉરજતા એટલે ઉર્ધ્વતા સમતા રમતા ઉરધતા બહુ સુંદર શ્રીમદજીએ ગાયું છે ઉરજતા એટલે ઉર્ધ્વતા અને ઉર્ધ્વતા એટલે આગળ હોય જ અને ઉર્દુ હતા સિવાયનું બધું એ પાછળ હોય આપ શું કહો સાહેબ બરાબર છે સીધી વાત છે એટલે આ સૂત્ર બહુ મજાનું છે હવે છેલ્લું સૂત્ર લઈ લઈએ પછી આપણે ભોજન માટે જઈએ પાંચ મિનિટ છે આપણી પાસે બે હજાર ત્રણસો ને બોતેર ક્રમ માર્ગમાં શું છે ત્રણસો સાહીઠ ડિગ્રીની બિલીફો છે ત્રણસો સાહીઠ ડિગ્રીની બિલીફો છે માન્યતાઓ તેમાંથી એક બિલીફ છોડાવીને બીજી બિલીફ આપે એક એક બિલીફ હજાર હજાર અવતાર કરાવે અને ત્રણસો સાહીઠ ડિગ્રીઓ છે ત્રણસો સાહીઠ હજાર ગુણી નાખો છે લાખો કરોડો બીજા આ તો હજારો તો અવતારો કયા એની વચ્ચે તો કેટલા અગણિત છે બધા પાછા મહાવીર ભગવાનના સત્યાવીસ ભાવ કયા એમાં એ સત્યાવીસ તો અમુક પ્રમુખ ભાવો છે બધા જે આપણે એને ફ્લેક્સ સ્ટેશનો કહીએ એવા ટાઈપના હા અને એની વચ્ચે તો બધું કેટલું થઈ ગયું છે બહુ સમજવા જેવું છે આ આ વસ્તુ નથી કહ્યું અર્ધ પૂતગલ પરાવર્ત અને આ આનંદ આનંદનંદી સાહેબ જયારે કહે છે હવે તો અમને ચોક્કસ ખાતરી છે કે અર્ધ પૂતગલ પરાવર્તમાં અમે જરૂર આપને અવશ્ય પામીશું અને એ અમે અમે અમને પામે આવીશું આ કહ્યું છે બહુ સુંદર કહ્યું છે અમને એમને આનંદનંદીએ હવે અર્ધ પૂતગલ પરાવર્તનો અર્થ કરવા જાય તો બહુ ભારે થઈ પડે બહુ ભારે એટલે અવસરપણીકાર હુંડક નામનો કાર દિક આશ્ચર્ય સ્વરૂપ અને આગળ આવશે એની પછી તરત જ અર્ધપૂતગલ સમજવાનું એટલે તો બહુ આખું અને એમાંથી પૂતગલ પરાવર્ત એ તો બહુ મોટું છે અપકલ્પે કલ્પે કહો છો ને પૂતગલ પરાવર્ત પૂતગલ પરાવર્ત બહુ મોટો કાર છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી સાહેબ દ્રવ્ય કરીને પૂતગળ પરામર્શ ક્ષેત્રે કરીને પૂતગળ કાર્ય કરીને ભાવે કરીને અને ભવે ભવે બહુ મોટી વાત છે પૂતગળ પરાવર્ત એ સામાન્ય મનુષ્યને સમજની વાત નથી એમાં સંજ્ઞા છે આખી સંજ્ઞા છે મને શાસ્ત્રનું કોઈ પઠન નથી પરંતુ આ દેખવાથી જેટલું સમજાણું છે એનું પણ છે બધું અને માસ્ટરે બધું એમનું શિક્ષા માસ્ટરે શિક્ષા વગર કશું બનતું નથી શું કશું શીખવાડ્યા વગર બધું આપી દે શીખવાડ્યા બધું આપી દે એ શિક્ષા આપે એ શિક્ષાના દાની છે બીજા કોઈ શિક્ષાના દાની ના હોઈ શકે શિક્ષાના દાની એટલે આપણે જ આપણો દંડ ભોગવવાનો છે આપણી શિક્ષા એ આપણે હવે આપણે સમજવાની કે આપણી આ શિક્ષા ભોગવેલ છે એ મોટો બોધ આપી દે આપણને બહુ મોટા મોટો બોધ આપે ત્યાં સિવાય આપણે આપણા જીવનની મહત્તા નહીં સમજી શકીએ આપણે આપણા જીવનના આપણે જવાબદાર છીએ આપણે નહીં સમજાય બરોબર અને એટલા માટે આપણે જ્યાં ત્યાં દોષ કે ભૂલ કે બધું બહાર બહાર બધા દેખાશે જે હકીકતે ઊંધું છે એટલે પેલું ઊંધું આવું થઈ ગયું એટલે અવરાન અવરું કરીએ તો સીધું થાય એવું દાદા કે છે અવળું છે અને અવળું કરી નાખીએ તો સીધું થાય નહીં સાહેબ મારા સાહેબ એ આપણો અક્રમ માર્ગ અને ક્રમ માર્ગને બિલકુલ ડિસ્ટર્બ ના કરે ઉડતો સુશોભિત કરે એને સુશોભિત આ કાળમાં ક્રિયાત્મક ક્રિયાત્મકતા એ કરીને ક્રમ માર્ગ છે એ સારી ક્રિયાત્મકતાને આજે સરખો કરી દે સેટઅપ કરી દે આજે મન વાણીને કાયાની પરિસ્થિતિ જે એકતા ભાવે નથી રહી આ કારના પ્રમાણથી કડીકાળના અને પંચમકાળના એના કારણે આપણે આપણો ક્રિયાત્મક વાળો ક્રિયાભાગ અને ક્રિયા માર્ગ એ જે ભગવાને સમજાવ્યો છે આચારાંગમાં એ નહીં રહેશે એવું સહેલો નથી એટલા માટે સંયમ લેવા પડે છે અને સંયમથી એનું બહુ જ આપણે શિક્ષા લેવી પડે છે પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તી લેવી જ પડે અને શ્રાવક શાવક આવે બાર અણુવ્રત પણ અણુવ્રત પાંચ મહાવ્રત ધરી જ આપી શકે પણ વ્રત કારણ કે આપવા લેવાની વસ્તુ નથી એ અણુ વ્રત આપવા લેવાની વસ્તુ નથી અને પાંચ મહાવ્રતધારી એ બહુ અદભુત દશા હોય છે પણ એ મન વચન એકતા હોય ત્યારે જ હોય છે એટલા માટે ચોથો આરો કયો ચોથો આરો એટલો કયો એટલે એમાં કોઈનો દોષ નથી પરંતુ કર્મ અને પૂદગલની આખી આ બધી અવસ્થા છે મોલિક્યુલર પરમાણુની તો ના કહેવાય આકારમાં પરમાણુની ભાષા નહીં ચાલે સમજાવવા જશો તો કોઈ નહીં સમજી શકે એ શબ્દો શબ્દોના મત ચાલી જશે એટલે અવસ્થા કરો તો બહુ સારું એટલે સ્કંદની ભાષામાં કહો સ્કંદની ભાષામાં મન વાણીને કયા સ્વરૂપના પૂતગલ ને પૂતગલના સ્કંદો સ્વરૂપ શરીર છે તે સદગુણના સ્કંદો સ્વરૂપ સ્વરૂપ છે તે પણ એ સ્કંદો સ્વાભાવિક નથી એ વિકલ્પને કારણે વિભાવ સ્વરૂપમાં પરિણમેલા આજે દંડૈરા એ દંડની સજામાંથી પસાર થઈ રહેલા છે સ્કંદો મૂર્ધો સ્વભાવના શુદ્ધ જ છે કંદ પણ પરમાણુ શુદ્ધ તો એના સ્કંદ શુદ્ધ કારણ કે પરમાણુ કોઈના વસની વાત નથી સિવાય કે કેવલી ગમ્ય કે તીર્થંકર ભગવાન છે ના કોઈની અને એ ખાલી જોવા જાણવાને એના માટે જ છે બસ જોઈ જાણવા એટલે પરમાણુ એ વ્યવહારમાં અને વ્યવહારની ભાષામાં લાવી શકાય એવો શબ્દ નથી પ્રયોગ અને શબ્દ પણ એટલે આજની ભાષામાં આજના વિજ્ઞાનના યુગમાં જયારે આપણે વિતરાગોનું વિતરાગ વિજ્ઞાન મનુષ્યને એમની સામાન્ય ભાષા મનુષ્યની ભાષામાં જ આપવું હોય તો એ એ લેવલે લાવવું હોય કટે દાદા ભગવાને કહ્યું છે એટલા માટે દાદા ભગવાને કહ્યું કે પૂતગલ બીજું કશું જ નથી કે અવસ્થા માત્ર પૂતગલની એ કુદરતી રચના છે શું કહ્યું પરંતુ આ બધી બિલીફોમાં બધાને ભ્રાંતિ થઈ ગઈ છે એટલે ભ્રાંતિ તોડવા માટે કહ્યું કે એનો કોઈ બાપો રચના નથી ભ્રાંતિ તોડવા માટે ઉપર એવો કોઈ બાપો નથી બેનો નવરો કે તેમને એને રચે એને અને તે વ્યવસ્થિત છે પાછું અધૂરું નથી મૂક્યું વાક્ય એમને સિદ્ધાંત પૂરો મૂક્યો નથી ને છેનો સિદ્ધાંત પૂરો મૂક્યો જ્યાં નથી તે નથીની જગ્યાએ નથી છે અને છે એ છેની જગ્યાએ છે છે નથી છે કેવી રીતે થઈ શકે અને ને નથી કેવી રીતે કરી શકશો મારા સાહેબ સાચું કે નહીં આ વિતરાગોનો સિદ્ધાંત છે અને એટલા માટે જ દાદા ભગવાને કહ્યું આ બાજીના પૂતગલના જીવનમાં કે વિતરાગોની ભાષા અને વિતરાગોની ડિક્શનરી અને જ્ઞાનીઓની ડિક્શનરી એક જ છે કે ગમે ત્યારે ખોટશો ત્યારે હા હા હા હા ને હા એક જ હા શબ્દ બિલકુલ નથી વક્તવ્યપણે જગતવ્ય પડે બીજું નહીં તમારી કોઈ સમસ્યા ઉલઝન હોય ને કરો ને તમે શાસ્ત્ર ખોલો વિદરાગનું હા જ્ઞાનીની ડિક્શનરીનું હાનિ કરશે એવું આપતા સૂત્ર છે સાહેબ હાથી ભરેલું એમાં નાનો શબ્દ જ નથી પણ ના સાથે છે પાછું ના છે નાને સ્વાડ્યું નથી એમાં પણ નાને શોભાવ્યું છે કે નાની જગ્યાએ તો જ આ તો આસ્થાસૂત્ર કહેવાય ને તો આપણે છીએ હું છું તો સમજાય ને આપણને તો હવે સવીબેન આ હારીને ભોજન માટે બધાને કહો કઈ એટલે આપ જુઓ નિરંજનભાઈ તમારા અને ધીરુભાઈ કાછાડીના અને ત્રીજું આ ત્રણેયના બપોરના સત્સંગમાં લઈશું આપણે અત્યારનો સમય થયો છે અને અમે સોજા પણ અમને આવવાનો અવસર મળ્યો આપણે સોચી રીતે આપણે હાર લઈએ આપણે શોધું હાર સચ્ચિદાનંદ બપોરે બે થી ચાર કીર્તન ભક્તિ અહીંયા ઉપરના હોલમાં રહેશે